લાલા લાલા ભાઈ આ ગામમાં કોઈ શ્રીમંત વેપારી છે ખરા આ ગામમાં સાત પેઢીથી એક જ શ્રીમંત વેપારી છે નરસિંહ મહેતો ક્યાં આવી એમની હવેલી હવેલી તો હરાજ થઈ ગઈ છે હવે તો ધર્મશાળામાં ધામા નાખ્યા છે હા પણ તમારે શું કામ દ્વારિકા દ્વારિકાજીએ છે પાસે રોકડનું જોખમ છે થયું કે કોઈ માતબર વેપારી પાસે નાણું દઈ હુંડી લખાઈ ગયું એટલે પૂછતા હા તો તમે સીધા જ નરસિંહ મહેતા પાસે જાઓ દ્વારિકામાં એના બાપની મોટી પેઢી ચાલે છે લ્યો આ આવે નરસિંહ શેઠ જાઓ જાઓ જાઓ નરસિંહ શેઠ નરસિંહ શેઠ અમારી એક વિનંતી સ્વીકારો શેઠ આજ્ઞા કરો આતમરામ અમે દ્વારિકા જાત્રા કરવા જઈએ છીએ પાસે નાણાંનું જોખમ છે પણ કોઈ ગામમાં હુડી નથી લખી દેતું શા માટે સૌ કોઈ કહે છે કે દ્વારકામાં હુંડી સ્વીકારનાર અમારો કોઈ શેઠ નથી તમે અમને મદદ કરો તો જાત્રા પૂરી થાય જાત્રા પૂરી કરનારો જગન્નાથ હું કોણ તમે અમારા શેઠ આ નાણા લઈ અમને હુંડી લખી દો નહીં તો જાત્રા પૂરી ન કર્યાનું પાપ તમને લાગશે પાપ મને લાગતું નથી અને પુણ્ય મને અડતું નથી બાકી તમારો જીવ કોચવાતો હોય તો લાવ હુંડી લખી આપો હુંડી સ્વીકારનારો સમર્થ શામળ શેઠ છે લ્યો થેલી પૂરા સાતસે રોકડા છે ગણી લ્યો ગણનારો ગગનમાં બેઠો છે બધાના ગણી ગણીને લે છે અને ગણી ગણીને દે છે ચાલો મારી સાથે ઊંડી લખ્યા ચાલો રાધે કૃષ્ણ લે હુંડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહેતાજી આ હમણાં ગયા તે કોણ હતા દ્વારિકાના યાત્રાળુઓ પણ તમે નાણાં લઈને એને ઊંડી લખી દીધી એમણે આગ્રહ કર્યો એટલે મેં લખી દીધી અરે પણ હવે દ્વારિકામાં આ હુંડીના નાણાં ચૂકવશે કોણ મારો બાપ ના જગતનો તાત જેનું છે ને જમાડી જમા કરાવી દઈએ એટલે જગન્નાથ ચૂકવી દેશે હા નવું નવું નથી ભાઈ સનાતન છે જાઓ સાધુ સંતોને તેડાવો નાતને નોતરા દઈ આવો સૌને સૌનું જમાડી દઈએ અરે પણ નોતરામાં કેવું શું એટલું જ કે તમારે તમારું જમવા નરસિંહને ઘેર પધારવાનું છે તમારે તમારું જમવા નરસિંહને ઘેર પધારવાનું છે ચાલો કહી આવું એ સૌ સૌનું જમવા પધારજો ભાઈ સામરસા શેઠ ની પેઢી ક્યાં આવી સામરસા શેઠ આ નામનો તો કોઈ શેઠ જ નથી ભાઈ સામરસા શેઠ અને એની પેઢીનો તમને કઈ ખ્યાલ છે કેમ શું કામ છે નરસિંહ મહેતાએ જુનાગઢથી હુંડી લખી આપી છે તે વટાવી છે ગોમતીને પધરાવી દીધો આ નામનો કોઈ શેઠ જ નથી તમને કોઈ છેતરા લાગે છે મારી હુંડી સ્વીકારો મહારાજ વળી મીરા કે રે કાજ ઝેર ન પ્યાલા મોકલ્યા રે હે ભાલો ઝેરના ઝારણ સંભ થકી પ્રભુ પ્રગટિયા વળી ધર્યું નરસિરૂપ પ્રહલાદને ઉગાર્યો રે એ ભાલે માર્યો હરણા કંસ મળ્યાને હાથ રે શામળા ગિરધારી હે મારી હુંડી શિકારો મહારાજ રે શામળા ગિરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી રેવા નથી ઝૂંપડું વળી જમવા નથી कुंवार बेटा बेटी भी आ रे मैं तो भी घर केरी मैं तो वड़ावी घर केरी नार रे शामड़ा गिरधारी मारी हुंडी शमड़िया ने हाथ रे शामड़ा गिरधारी घर तुम्हार गोपी चंदन वड़ी तुलसी है मनोहार સાચો નાણું મારે શામ લો રે એ મારે દોલતમાં ઝાંઝને नथी वाणियो नथी चारण नथी भाट लोक करे छे ठेकड़ी रे नथी शामल शा शेठ एवं અને છેતર્યા છેતર્યા તો છેતર્યા પણ પારકા પ્રદેશમાં નાણાં વગર આપણે શું કરીશું હવે મને સમજાયું મોટા માણસની મોટાઈ એટલે જ ગણ્યા નહીં એને તો વકરો એટલો નફો હતો ભાઈ જુનાગઢ થી નરસિયાની હુંડી લઈ આવેલા યાત્રાળુ આપ જ છો હા હા અમે જ છીએ આપ કોણ હું શામળસા શેઠ શામળસા શેઠ હા હા હું પોતે શામળસા શેઠ તમારી લાવેલી હુંડીના નાણાં ચૂકવવા આવ્યો છું પણ તમને ગોતી ગોતીને અમારા પ્રાણ તો કંઠે આવી ગયા દ્વારકામાં તમને કોઈ ઓળખતું જ નથી મારા કરતા મારા ઘરવાળાને સૌ ઓળખે છે તમે જો એમ પૂછ્યું હોત કે લક્ષ્મી ક્યારે છે તો બધાય બતાવે એમ કેમ ઘણા શેઠિયાઓને ત્યાં હોય એમ મારા ઘરેથી શેઠાણી જરા માથા ભારે છે લ્યો આ નાણા અને લાવો ઊંડી પણ શેઠ તમારે આ નરસિંહ મહેતાને સગન છો શેઠ અને વાણોતરનો નરસિંહ મહેતા મારા શેઠ છે અને હું એનો નોકર શેઠ તમે નરસિંહ મહેતાને કહેજો કે આવા કામ મને વારંવાર સોંપ્યા કરે લ્યો ત્યારે જય શ્રી જય શ્રી કૃષ્ણ નરસિંહ સાચો એની હુંડી સાચી બોલો દ્વાર